બ્રહ્મનિષ્ઠ તો જ્ઞાની જ બનાવે પોતે પરમાત્મા છે પણ જ્યાં સુધી એ પદ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અમે વૈષ્ણવને અમે જૈન છીએ કરે અને પછી વૈષ્ણવ હૃદયમાં કૃષ્ણને ધારે પણ આ મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ ધારણા કહેવાય મૂળ વસ્તુ પોતાનું સ્વરૂપ એ પ્રાપ્ત થાય તે બ્રહ્મ સંબંધ છે બ્રહ્મ સંબંધ કોને કહેવાય લગ્ની લાગે પછી ક્યારે પણ ભૂલાય નહીં તે બ્રહ્મ સંબંધ એટલે આત્મા સાથે સંબંધ બાંધી આપે તેનું નામ બ્રહ્મ સંબંધ જ્ઞાની પુરુષ જગતમાંથી તમારી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડે ને તમને બ્રહ્મનિષ્ઠ બનાવી આપે આમાં તો આત્મા અને અનાત્માને ગુણધર્મથી છૂટા પાડવાના છે અનંત અવતારથી આત્મા અને અનાત્મા ભ્રાંતિરસથી ભેગા થયા છે જ્ઞાની પુરુષ તમારા પાપો બાળી મૂકે ત્યારે તો તમને સ્વરૂપનું લક્ષ્ય રહે તે વગર લક્ષ્ય કેમ રહે આ કોઈ તમને પૂછે કે તમારો કયો ધર્મ તો કહીએ કે અમારો તો સ્વધર્મ છે આત્મા સ્વ છે અને આત્મા જાણ્યા પછી જ સ્વધર્મ શરૂ થાય છે જીનને જાણે ત્યારે જૈન થાય બાકી જૈન એ તો વારસાઈ છે વૈષ્ણવ તે પણ વારસાઈ છે પણ અમારી વાણી એક કલાક સાંભળે તે સાચો જૈન ને તે સાચો વૈષ્ણવ છે આ ઘણા અવતાર કર્યા છતાં રંડાપો આવશે માટે અમારી સાથે બ્રહ્મનો સંબંધ બાંધી લેજો નહીં તો મરતી વખતે કોઈ સાથ નહીં આપે બાકી આ સંસાર તો આખો દગો છે માટે અમારો સંબંધ બાંધો એનું નામ બ્રહ્મ સંબંધ અને એ સંબંધ કેવો કે કોઈ કાઢી મૂકે તો એ જાય નહીં સંસાર એ તો રંડાપાનું સ્થાન છે ને દુઃખનું સંગ્રહ સ્થાન છે તેમાં સુખ ક્યાંથી દેખાય એ તો મોહ થાય એટલે જરા સારું દેખાય મોહ ઉતરશે તો સંસાર ખારો દવ જેવો લાગશે મોહને લીધે ખારો લાગતો નથી આ અમારી સાથે બ્રહ્મ સંબંધ બાંધી લેજો તો તમારું કલ્યાણ થઈ જશે આ દેહ દેખાય છે એ તો પરપોટો છે પણ દેહમાં મહી દાદા ભગવાન બેઠા છે તો કામ કાઢી લેજો દસ લાખ વર્ષે આ અવતાર થયો છે સંસારમાં રહીને મોક્ષ મળશે આ પરપોટો ફૂટી જશે ત્યાર પછી મહી બેઠેલા દાદા ભગવાનના દર્શન નહીં થાય માટે પરપોટો ફૂટી જતા પહેલા દર્શન કરી લેજો બ્રહ્મ સંબંધ એટલે જ્યાં બ્રહ્મ પ્રગટ થઈ ગયા છે તેના ચરણના અંગૂઠે અડીને સંબંધ લે તે બ્રહ્મ સંબંધ ખરો બ્રહ્મ સંબંધ આપનારા કોક જ દિવસ મળે છે દસ લાખ વર્ષ ઉપર ધર્મો અસ્તવ્યસ્ત થઈ ગયા હતા ત્યારના કેસરિયાજીમાં દાદા ભગવાન ઋષભદેવ સર્વધર્મોનું મૂળ તે આદિમ ભગવાન પહેલા ભગવાન છે તે દસ લાખ વર્ષ પછી આજે આ દાદા ભગવાન આવ્યા છે તેમના દર્શન કરી લેજો ને કામ કાઢી લેજો પ્રત્યક્ષ ભગવાન આવ્યા છે ને તેનું આ દેહ તો મંદિર છે તો તે મંદિર નાશ થઈ જાય તે પહેલા મંદિરમાં બેઠેલા પ્રગટ દાદા ભગવાનના દર્શન કરી લેજો ब्रह्म संबंध एवो बांधी लेजो के झाड़ पान पशु पक्षी बद्धे भगवान देखाय काचो संबंध बांधो तो दाड़ो नहीं बड़े माटे पाक्को संबंध बांधी लेजो मन वचन काया थी तद्दन जुदो एवो ब्रह्म संबंध वाड़ो हूँ शुद्धात्मा छू नवनीत સંસાર વ્યવહારમાં આબરૂ મુઠ્ઠીમાં રહે તેવું કરી આપે તેવો આ મંત્ર છે આ મંત્રથી બ્રહ્મની પુષ્ટિ થયા કરશે અને બ્રહ્મનિષ્ઠ બની જશો જ્ઞાની પુરુષની જોડે લગ્નિ લાગે તે બ્રહ્મ સંબંધ માયાની જોડે ઘણા અવતારથી સખીપણું કરેલું છે તે પાછી કાઢી મૂકીએ તોય આવે પણ બ્રહ્મ સંબંધ થાય એટલે માયા ભાગે મોહ બજારમાં ક્યાંય પણ પેસવું નહીં લગ્નમાં મોહ અને માયાનું બજાર હોય જ માયા અને એના છોકરાઓ આપણી આબરૂ લઈ લે અને ભગવાન આપણી આબરૂ સાચવે અમારે આશ્રય આવ્યો તેનું કોઈ નામ ના દે અહીં કોઈ કલેક્ટરની ઓળખાણવાળો હોય તેનું કોઈ નામ ના દે કહે કે ભાઈ એને તો કલેક્ટરની ઓળખાણ છે તેમ તમારે આ દાદા ભગવાનની ઓળખાણ થઈ છે કે જેમને ત્રણ લોકનો નાથ વશ વર્તે છે પછી તમારું નામ કોણ દેનાર છે અમારું નામ દેજો અને અમારી ચાવી લઈને જાઓ તો રણછોડજી તમારી સાથે વાત કરશે અમારું નામ રણછોડજીને દેજો તો તે બોલશે કવિરાજે દાદા માટે ગાયું છે ને કે કલ્પે કલ્પે જન્મે છે તે કલ્પાતીત સત્પુરુષ શ્રી રણછોડ રાયનું હૃદય કમળ હું જ છું પરાત્પર પુરુષ ગીતા ગાયક હું જ છું મુરલીના પડઘે ઝૂમી જમના બોલી શ્રી કૃષ્ણના પ્રકાશક આવી ગયા છે નવનીત વૈષ્ણવજન તો તેને રે કહીએ એ વ્યાખ્યાવાળો એક પણ વૈષ્ણવ જળતો જ નથી મર્યાદા એટલે અંશધર્મ લિમિટેડ ધર્મ તે પાળે તો સારો પણ આ તો આખો દાડો ક્લેશ કરે છે અગિયારસ તો કોનું નામ પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન એ બધાને એક દિવસ કાબૂમાં રાખવાના હોય આ તો ધણીને અગિયારસને દાડે વળે કે તમે આ ના લાવ્યા ને પેલું ના લાવ્યા તેને અગિયારસ કેમ કરી કહેવાય ધર્મ તો આવી અગિયારસ કરે મળે તેમ નથી અમારી આજ્ઞામાં એક અગિયારસ કરે તો બીજી કરવી જ ના પડે